એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા વાલા વાલા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ સાંભળો તમને બધાને ખબર છે આજે એક ખાસમ ખાસ દિવસ છે અરે આજે આ ધ્યાનાનો જન્મ દિવસ છે આવો આવો ધ્યાના બહેન આજે તો હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અને સાંભળો આ ધ્યાનાની સાથે રીમી ને કાવ્ય ધૈર્ય ને પ્રયાગ જીયા આદિત્ય અને હયાંશ પણ વાર્તા સાંભળે છે આવો આવો હયાંશ ભાઈ આદિત્ય ધ્યાનાબેન સાંભળો ત્યારે આજે હું તમને અંજના ભગવતીની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે જાન બચી તો લાખો પાયા <laughs> ઊંચા ઘાસના જંગલમાં જાત ભાતના પ્રાણીઓ રહેતા હતા તે બધાનો રાજા હતો સિંહ રાજાનો ઠાઠ ઘણો સુંદર મજાની કેશવાળી મોટી મોટી મૂછો લાંબી પૂંછડી અને રૂવા ભરી ચાલ સિંહનો તો ભારે વટ સાહેબી પણ રાજા જેવી જ ભોગવે હો ભાઈ આખો દિવસ ઝાડની નીચે આરામ ફરમાવે જ્યારે ભૂખ લાગે ત્યારે જ શિકારે જવાનું એમાંય મોટા ભાગે તો એ કામ સિંહણો જ પાર પાડી દે આથી સિંહને ભાગે શિકાર કરવાનું કોઈક વાર જ આવે ધ્યાના બેન સિંહ તો હરણ બકરી ભેંસ ગાય એવા ઘાસ ખાતા પ્રાણીઓનો શિકાર કરે ઊંચા સૂકા ઘાસ તે ચાલે તો એવો ભળી જાય કે કોઈ પ્રાણીઓને નજરે જ ન ચડે સિંહ ને ભેંસના ભારે શિંગડાનો થોડો ડર લાગે હો એટલે એ તો ભેંસો ટોળામાં હોય તો એમની પાસે ફરકે પણ નહીં તેને સૌથી વધારે હરણા ભાવે પણ માળા દોડવામાં એટલા ચપળ કે સિંહને હંફાવી દે બોલો અને જીયા બેન એટલે ક્યારેક સિંહ બીજી તરકીબ અજમાવે લપાતો છુપાતો પૂંછડી ઊંચી કરી એના કાળા વાળનો ગુચ્છો હવામાં લહેરાવે એટલે હરણાને કૌતુક થાય એ જોવામાં મગ્ન થઈ જાય ત્યાં જ સિંહ એમના ટોળામાંથી કોઈ એક પર તરાપ મારીને તેને પકડવાની કોશિશ કરે ક્યારેક હરણા પકડાય તો ક્યારેક ચપળતાથી છટકી પણ જાય અને રાજા સાહેબ ધૂળ ફાગતા રહી જાય ઓ પ્રયાગ ભાઈ ધેર્યો ભાઈ આટલી મુશ્કેલી ઓછી હોય તેમ વાંદરા પણ સિંહના શિકારમાં ડખો કરે ઊંચા ઝાડ પર બેઠેલા વાંદરાને ઘાસમાં છુપાયેલો સિંહ તરત દેખાઈ જાય એટલે વાંદરા તો ચીચિયારી કરીને હરણાને ચેતવી દે અને હરણા ભાગી જાય એમાંય બંટી નામનો વાંદરો તો બહુ જ હોશિયાર રોકાવ્યો અને ધૈર્યા બેન ધૈર્યાબેન ભાઈ સિંહનો હાથ વેતમાં આવેલો શિકાર છટકી જાય એટલે તો મનમાં ખૂબ ધૂંધવાય બહુ ધ્યાના ગર્જનાઓ કરે પણ તેથી શું વળે સિંહને થાય કે એકવાર આ બંટી હાથમાં આવી જાય તો તેને બરોબરનો પાઠ ભણાવી દઉં એકવાર ઝાડની ડાળી પર કૂદતા કૂદતા બંટી નીચે પડ્યો ભાફાંગ કરતો સિંહે છલાંગ મારીને તેને પકડી લીધો સિંહે સિંહ તેને કે બહુ દિવસથી તું મારી બાજી બગાડે છે આજે હું તને ખાઈ જઈશ બંટી કે અરે રાજા એવું ન કરતા ભાઈ સાહેબ મને માફ કરી દો સિંહ કે તને માફ શા માટે કરું મને એક તો સારું કારણ બતાવ શા માટે તને માફ કરું બંટી તો હાજર જવાબી હતો ધ્યાનાબેન જેવો એણે કહ્યું રાજાજી મારી પાસે એક ખાસ વિદ્યા છે મને બધી વસ્તુ માપતા આવડે છે માપતા રાજાજી હું તમારી પૂંછડી માપી આપું હે સિંહને આ વાત સાંભળીને ખૂબ અચરજ થયું એમ તને માપતા આવડે છે તું કેવી રીતે માપે છે બંટી કે કેમ હું મારા હાથના આંગળાથી મારી કોણી સુધીના અડધા હાથથી ક્યારેક જરૂર પડે તો પગ વડે એમ વિવિધ રીતે લંબાઈનું માપ કાઢી શકું છીકે આ તો સારી વિદ્યા કહેવાય સારું ચાલ મારી પૂંછડી માપી આપને બંટીએ તો હોંશભેર સિંહની પૂછડી માપી આપીને કહ્યું વાહ તમારી પૂંછડી તો છ હાથ લાંબી છે લાંબી બધા પ્રાણીઓ માટે લાંબામાં લાંબી છે મહારાજ સિંહ તો રાજીનો રેડ થઈ ગયો હા ધ્યાના એણે બંટીને કહ્યું બંટે જંગલમાં જાત ભાતના પશુ પંખીઓ રહે છે તો તું એમના અંગો માપી કાઢ આખરે આ જંગલના રાજા તરીકે મારે આ બધી વાતોની જાણ તો રાખવી પડે ને એટલે બોલો અને પછી તો ધ્યાના બેન રાજાએ બંટીને આ કામ સોંપ્યું એટલે બંટી તો ઉત્સાહમાં આવી ગયો તેણે તો બધા પ્રાણીઓની સભા ભરી સભામાં જાત ભાતના પ્રાણીઓ આવ્યા બંટીએ ઘણાના જાન કેટલીય વાર બચાવેલા એટલે બધા પ્રાણીઓ તેના દોસ્ત બની ગયેલા સભામાં તો લાંબી પાઠ જેવો મગર અને લાંબો લસ સાપ આવ્યા લાંબી ડોકવાળો જીરાફ અને ઊંટ ઊંચા શિંગડા ધરાવતા હરણ અને લાંબી સૂંઢવાળા હાથીભાઈ આવ્યા હતા આ ઉપરાંત કાવ્ય લાંબી ડોકવાળા શામરૂગ અને સારસ લાંબા પગવાળા ફ્લેમિંગો મોટી પાંખવાળા ગરુડ અને ગીધ લાંબી ચાંચવાળા બગલા અને લાંબા પીછાવાળો મોર એમ ઘણા બધા પ્રાણીઓ હાજર થયા હો બંટીભાઈએ તો પોતાની માપણી કરવાનું કામ શરૂ કરી દીધું સૌના માપ કાઢી કાઢીને બંટી તો થાકી થાકીને લોથ પોત થઈ ગયો પણ કામ પાર પડ્યું ભાઈ ત્યારબાદ બંટીએ સિંહને બધી વાતનો અહેવાલ આપ્યો મહારાજ પાસે બંટી કે આ સભામાં આ સમામાં લાંબા અંગવાળા રૂડા ભૂતળમાં પંખીઓ ને પશુઓ અપાર છે બગલાની ચાંચ લાંબી મોરના છે પીંછા લાંબા શામૃગની ડોકનો લાંબો વિસ્તાર છે મહારાજ વારણની સૂંઢ લાંબી હાથીભાઈની જીરાફની ડોક લાંબી હરણને શીર લાંબા અને એને તો વળી શિંગડાનો ભાર છે મહારાજ ગરુડની પાંખ લાંબી ઊંટના તો પગ લાંબા સાપની કાયા અને કેવો દોરડીનો ઘાટ છે મહારાજ સાંભળીને વનરાજ બોલ્યા પશુઓની સભામાં લાંબી પૂંછ મારી તેથી મારું રાજપાઠ છે બોલો સિંહ ભાઈએ તો રસપૂર્વક બધી વાત સાંભળી હો ધ્યાના પોતાના જંગલમાં આવા વિવિધતા વાળા પ્રાણીઓ છે એ જાણીને સિંહ તો ખૂબ ખુશ થયો પણ થોડી વાર પછી પાછી સિંહની દાઢ દળકી એની દાનત બગડી એને વિચાર આવ્યો કે હવે બંટીનું કામ પૂરું થઈ ગયું છે હવે હું તેને ખાઈ જાઉં તો બંટીને સિંહના હાવભાવ જોઈને વાતનો અણસાર આવી ગયો એ તો માથું ખંજવાડી પાછી કોઈક નવી યુક્તિ કરવા વિચારવા લાગ્યો બંટીએ સિંહને કહ્યું જુઓ હવે તમારી દાનત બગાડતા નહીં મારે તો એક બીજું મોટું કામ પાર પાડવાનું છે મહારાજ આ વન વિભાગ તરફથી આ વર્ષે જંગલમાં કેટલાક સિંહો સિંહણો અને બચ્ચા છે તેની ગણતરી મારે કરવાની છે સિંહ તો આ સાંભળીને ખૂબ પ્રભાવિત થયો સિંહ કે વાહ તું તો જબરો છે તને માપતા પણ આવડે અને ગણતરી કરતા પણ આવડે કેવું પડે તું તો ખૂબ ખૂબ હોશિયાર બંટી કે અરે મારે તો હવે આવતા વર્ષોમાં જંગલમાં રાજા કયા સિંહને બનાવવાનો છે તે પણ વન વિભાગને જણાવવાનું છે મહારાજ લો બોલો સિંહ તો આ વાતથી તો ખૂબ ચકિત થઈ ગયો બંટીને ખાવાની વાત તો ભૂલી ગયો પણ બંટીને કેમ રાજી કરવો કેમ તેને મસ્કા ચસકા મારવા જેથી એનું નામ જંગલના રાજા તરીકે આપે નિબાંજગઢમાં પડ્યો સિંહ બંટીને કે બંટી તો મારું જ નામ રાજા તરીકે સૂચવજે હો બંટી કે એ માટે તમારે મોટેથી લાંબી ગર્જના કરવી પડશે જો તમારી ગર્જના યોગ્ય હશે તો હું તમારું નામ ચોક્કસ સૂચવીશ સિંહે તો ગળું ખંખેર્યું ફેફસામાં હવા ભરી આંખો મીચીને લાંબી ગર્જના કરી બંટી તો આની જ રાહ જોતો હતો ધ્યાના બેન આ તકનો લાભ લઈને ઊભી પૂછડીએ જાય ભાઈગો જાય ભાઈગો જાન બચી તો લાખો પાયા ભાગો <laughs> તો ધ્યાના બેન આવી હતી આ બંટી વાંદરાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો